ભક્ત વિના ગમતું હું તારી સાથે જ રહું એના પગનો કાંટો કાઢી એની સાથે વાતો કરી ઉદ્ધવ મારા માટે પાણી ઉઘડેલું તમે કહ્યું છે તે યાદ પણ કરાવે પડે હું તારી સાથે જ છું મારા ઘર સુધી મને પહોંચાડવા આવે મને કહ્યું છે તારા વિના મને ગમતું મારા કૃષ્ણ મારી સાથે છે મારા કૃષ્ણ મને છોડીને ગયા જ નથી મને લાગે છે એ મથુરામાં કોઈ કૃષ્ણ જુદા છે ગોપીના કૃષ્ણ તો ગોપી સાથે જ રહે છે જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે ભક્ત અને ભગવાન અંદરથી એક જ હોય ઉદ્ધવજીને આશ્ચર્ય ઉદ્ધવજી વિચાર કરે છે કોઈ વ્યાખ્યાનમાં તો અનેક વાર કહ્યું છે કે ઈશ્વર સર્વવ્યાપક ભગવાન સર્વમાં વિરાજેલા સર્વમાં વિરાજેલા ભગવાન મને કોઈ દિવસ હજુ દેખાયા નથી મેં વ્યાખ્યાનમાં અનેક વાર કહ્યું છે આ ગોપીને ઝાડમાં શ્રી દેખાય ઝાડના પાનમાં કૃષ્ણ દેખાય ડાબી બાજુમાં કૃષ્ણ ડાબ જમણી બાજુમાં કૃષ્ણ પત્રે પત્રે રૂઢારે વૃક્ષે વૃક્ષે ચતુર્ભુજા ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી ગોપીને કોઈ સુખ ભોગવવાની જરા પણ ઈચ્છા ગોપીઓ સાથે વેરે છે પરમાત્મા નિષ્કામ છે આ જીવ નિર્વિકાર બને ત્યારે જ પ્રભુને ગમે છે તે પરમાત્મા જીવ સાથે ત્યારે રહે છે જ્યારે સંસારનું બધું સુખ તુચ્છ લાગે ભગવાન નિષ્કાળ છે ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે પ્રભુ પાસે કંઈ માગશો નહીં ભગવાન તમને આપશે પ્રભુમાં વિશ્વાસ રાખજો ભક્તિ કરવાનો અધિકાર સર્વને આપ્યો જ્ઞાનનો અધિકાર સર્વને આપ્યો નથી વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે સાધન ચતુષ્ટય જે સંપન્ન છે એ બ્રહ્મ વિદ્યાનો અધિકારી બંગલામાં વિલાસી જીવન ગાય છે અને કેટલાક ઉપનિષદ વાંચે એ યોગ્ય નથી વેદાંતનું તત્વજ્ઞાન વૈરાગ્ય વિના પચે એ તો પારો છે બહુ કઠણ છે જ્ઞાનનો અધિકાર સર્વને આપ્યો નથી પણ ભક્તિ કરવાનો અધિકાર સર્વને આપ્યો ગમે તે જીવ ભગવાનની ભક્તિ કરી શકે છે કથા પાપને બાળનારી છે કથા સાંભળવાથી પાપ બળે છે પણ કથાનો એક એક સિદ્ધાંત ધ્યાનમાં રાખે અને જીવનમાં ઉતારે તો ભગવાન મળે શુશ્રુષુભી કૃતિભી જો જાણો છો તે જીવનમાં ઉતારો જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો જે જ્ઞાન પ્રમાણે ક્રિયા કરતો નથી ક્રિયા પ્રમાણેનું જ્ઞાન થઈ જાય જ્ઞાન પ્રમાણે જે ક્રિયા કરે છે એનો અભિમાન મળે એટલે સર્વમાં પરમાત્માનો અનુભવ થાય કથા કરનાર ઘણા છે કથા સાંભળનારને કથા કરાવનાર ઘણા છે પણ કથાનો એક એક સિદ્ધાંત જીવનમાં ઉતારી સર્વકાળ ભક્તિ કરનારે બહુ જ ઓછા વેદરૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક ફલ છે આ ભક્તિ રસનું પાન થયું પ્રેમ રસમાં મનને તરબો રાખો કે ક્યાં સુધી ભક્તિ રસનું પાન કરવાનું કે રસમ આલયમ લય પર્યંતમ ઇતિ આલયમ આ જીવ ઈશ્વર સાથે એકરૂપ થાય આ જીવ પરમાત્માને મળે ત્યાં સુધી ભક્તિ રસમાં મનને તરબો રાખજો ભક્તિની સમાપ્તિ ન કરો તમારાથી થઈ શકે એવું હોય તો ભોગની હવે સમાપ્તિ કરો બહુ સુખ ભોગવ્યું સુખ ભોગવીને ક્યાં શાંતિ મળી હવે સુખ ભોગવવાથી શું શાંતિ મળવાની હતી વૈષ્ણવ ભોગની સમાપ્તિ કરે વૈષ્ણવ કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરે નહીં અને ભક્તિની સમાપ્તિ કરે વૈષ્ણવ નહીં ભક્તિ રસમાં મનને કરવો રસ શ્રી કૃષ્ણનું ધ્યાન કરો શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા મન છટકી જાય પ્રેમથી બાલકૃષ્ણલાલની સેવા કરો સેવા કરતા કરતા પણ મન ચંચલ થાય તો પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ઋષિઓ બધા અગ્નિહોત્રી તપસ્વી બ્રાહ્મણો છે અગ્નિહોત્રી બ્રાહ્મણો બે પ્રકારનો હોમ કરે છે નિત્યનો હોમ અને નૈમિત્તિક હોમ અગ્નિહોત્રી બ્રાહ્મણો ચાર કુંડ ઘરમાં રાખે આઠમના ચંદ્ર જેવું જે કુંડ હોય ને એ કુંડમાં જે અગ્નિ રાખેનું નામ દક્ષિણાગ્નિ દક્ષિણાગ્નિ ગાર્હપત્યાગ્નિ આહવની આગ્નિ અને સ્માર્તાગ્નિ પ્રકારે અગ્નિ રાખે છે એક કુંડગો હોય છે એક ચતુરસ્ર હોય છે એક આઠમના ચંદ્ર જેવું હોય ચાર અગ્નિ રાખે છે ગુજરાત સૌરાષ્ટ્રમાં હવે અગ્નિહોત્રી બ્રાહ્મણોના દર્શન થતા નથી ક્વચિત દક્ષિણ ભારતમાં હજુ પણ થાય ચાર કુંડ રાખે આખો દિવસ અગ્નિની ઉપાસના કરતા એમનો સમય પૂરો થઈ જાય આ બ્રાહ્મણો અગ્નિહોત્રી છે અગ્નિ ચંદ્ર અને સૂર્ય આ ત્રણ પ્રત્યક્ષ દેવ છે બીજા બધા દેવો પ્રત્યક્ષ દેખાતા નથી બીજા બધા દેવોની ભાવના કરવી પડે છે કે આ ગણપતિ છે અને મૂર્તિ દેખાય પણ ભાવના કરવાની આ મૂર્તિ નથી ગણપતિ મહારાજ છે ચંદ્ર સૂર્ય અને અગ્નિ આ ત્રણ પ્રત્યક્ષ દેવ છે અગ્નિનું નામ છે પાવક પાવયતી પાવક જે પવિત્ર કરે છે જે પાપનો વિનાશ કરે છે અગ્નિના આધારે રસોઈ થાય છે ખાધેલું તે અગ્નિના આધારે જ પચે અગ્નિની ઉપાસના બધાના માટે અતિ આવશ્યક છે સ્વસ્તિ શ્રદ્ધામ મેધામ યશ પ્રજ્ઞામ વિદ્યામ બુદ્ધિમ શ્રિયમ બલમ અગ્નિની ઉપાસના કરનારને અગ્નિ બુદ્ધિ આપે છે આરોગ્ય આપે છે બળ આપે છે આ બ્રાહ્મણો અગ્નિની ઉપાસના કરનારા અગ્નિહોત્રી છે અગ્નિહોત્રી બ્રાહ્મણો બે પ્રકારના હોમ કરે છે નિત્યનો હોમ અને નૈમિત્તિકનો હોમ તે બે પ્રકારના હોમ કરીને બેઠા છે તેથી બે વાર હુત શબ્દનો પ્રયોગ કર્યો છે સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત શ્રી શ્રીધર સ્વામીએ સ્વર્ગાય લોકાય આ એક જ પદ માન્યું છે સ્વર્ગીયતે સ્વર્ગાય વિષ્ણુ સ્વર્ગાયસ્ય લોક સ્વર્ગાય લોક તસ્મૈ સ્વર્ગાય લોકાય આ ઋષિઓને સ્વર્ગનું સુખ ભોગવવાની ઈચ્છા નથી આ ઋષિઓ બ્રહ્મસત્ર કરે છે પ્રભુના ધામમાં જવાની ઈચ્છાથી અને એના નિશારણ્યમાં બ્રહ્મસત્ર કરવા બેઠા છે સૂતજી પધાર્યા છે સૂતજીનું સન્માન કર્યું અને સૌનક મુનિએ સૂતજીને સુંદર પ્રશ્ન કર્યો છે કલ્યાણ કોને કે છે તે સમજાવો શ્રેયનું સ્વરૂપ શું છે કેટલાક લોકો તો એવું સમજવા લાગ્યા છે લાખ બે લાખ રૂપિયા હાથમાં આવી જાય કે પછી કલ્યાણ પછી કોઈ ચિંતા નહીં ઉપાધિ નહીં પૈસાથી સુખ મળે છે વાત સાચી છે પણ પૈસાથી કંઈ દુઃખનો અંત આવતો નથી જેના ખિસ્સામાં બહુ પૈસા છે ને દુઃખ ભોગવવું જ પડે છે કલ્યાણનું સ્વરૂપ શું છે કલ્યાણ કોને કે છે શ્રેયનું સ્વરૂપ સમજાવું થોડો સમય ગમે અને પછી અણગમો આવે એને પડી શકે જે સર્વકાળ ગમે અને સર્વને ગમે પેટમાં બહુ ચૂક આવતી હોય ને તો ખિસ્સામાં લાખ બે લાખ હોય પણ તેથી કોઈ શાંતિ મળે છે થોડો સમય ગમે અને પછી અણગમો આવે એને પ્રેય કે જે સર્વકાળ ગમે અને સર્વને ગમે એને શ્રેય કે આનંદ એ સર્વને ગમે છે આનંદ એ સર્વકાળ જોઈએ છે આનંદના માટે કોઈને અભાવ નથી આનંદ એ જ પરમાત્મા આનંદ એ જ શ્રી છે સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ આનંદમય પરમાત્મા એ જ શ્રેય સ્વરૂપ છે પ્રભુના જગતમાં જે કંઈ ભાષે છે તે પ્રેય છે અણગમો આવે છે આનંદના માટે કોઈને અણગમો આવતો નથી આનંદ બધાને જોઈએ છે અને આનંદ સર્વકાળ જોઈએ શ્રેયનું સ્વરૂપ સમજાવો શ્રેય કોને કે છે શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો સાધન સરળ હોય ને તો જ આ કલિયુગના લોકો કરી શકે સાધન કઠણ હોય તો કલિયુગના લોકો કરી શકે નહીં કલિયુગમાં શક્તિનો અને બુદ્ધિનો બહુ વિનાશ થયો છે કલિયુગના લોકો સગવડ બહુ માગે કેટલાક લોકો તો એવું સમજે છે કે મારી ઈચ્છા પ્રમાણે ભગવાન બધી મને ઘરમાં સગવડ કરી આપે ને તો પછી હું ભગવાનની સેવા પૂજા કરું મારી ઈચ્છા પ્રમાણે બધું થવું જોઈએ જીવનમાં બહુ સગવડ મળે ને એ સારું નથી થોડી તો અગવડ હોવી જ જોઈએ જેને બહુ સગવડ મળે છે એ વધારે ભક્તિ કરે છે જેને બહુ સગવડ મળે છે ને એ વધારે ભક્તિ કરતો નથી એ પલંગમાં પથારીમાં આરોપે છે જેને બહુ સગવડ મળે છે બહાર બહુ રખડે છે જીવનમાં થોડી અગવડ તો હોવી જ જોઈએ કલયુગનો માનવ એવી અપેક્ષા રાખે છે કે મને બધી સગવડ મળે આપણા માટે વ્યાસજીએ લખ્યું છે કે કલયુગના લોકો મંદ બુદ્ધિવાળા છે મંદા સુમંદમતયા મંદભાગ્યાયુપદ્રુતા કલિયુગનો માનવ મંદ બુદ્ધિવાળો છે કેટલાક એવું સમજે છે કે હું બહુ બુદ્ધિમાન છું બહુ ડાયો છું અક્કડમાં ચાલે છે આપણા માટે વ્યાસજીએ લખ્યું છે કે કલિયુગના લોકો મંદ બુદ્ધિવાળા જે કામ કરવાની ખાસ બહુ જરૂર છે એ કરતા નથી અને જે કરવાની જરૂર નથી એ ફેરું કરે તેથી વ્યાસજીએ કલિયુગના લોકોને મંદ બુદ્ધિવાળા માન્યા છે સવારે ચાર વાગે ઉઠીને ભક્તિ કરવાની બહુ બહુ જરૂર છે લોકો કથા સાંભળે છે મંદિરમાં દર્શન કરવા જાય છે દાન આપે છે પણ સવારે ચાર વાગે ઉઠીને ભક્તિ કરતા નથી કેટલાક પથારીમાં જાગે ને તો એ પથારી છોડતા નથી સવારે થોડી ઠંડી હવા છૂટી હોય ઠંડી લાગતી હોય તો પથારીમાં થોડું ઠીક લાગે મજા આવે સવારે ચાર વાગ્યા પછી પથારીમાં જઈને બહુ મજા આવે ને એને ઉપર ગયા પછી સજા પણ બહુ થાય છે માર પડે છે કેટલાક જાગે છે પણ પથારી છોડતા નથી દાપણની વાતો કરે મેં ચારના ટકોરા હામ્યા પાંચના ટકોરા હામ્યા કે ટકોરા આંબળીને કંઈ કર્યું હું કે કઈ વિચાર કરતો હતો કે છ સવારે આવે છે અત્યારથી ઉઠીને શું કરવું કાળમાં ભક્તિ કરવાની બહુ જરૂર છે કલયુગનો માનવ અભાગ્યો છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સો કામ છોડીને પેલું ભોજન કર્યું હવે તમે કરતા જશો એટલે વધારે એ કહેવાની જરૂર નથી શતમ વિહાય ભોક્તવ્યમ આગળ એવું લખ્યું છે હજાર કામ છોડીને પ્રાત સ્નાન કરવું લાખ કામ છોડીને દાન આપવું અને કરોડ કામ છોડીને શાંતિથી બેસીને ભગવાનની ભક્તિ કરો પ્રભુને રીઝાવો પરમાત્માનું ધ્યાન સેવા સ્મરણમાં તન્મય બનો કોટિમ ત્યક્વા હરિમ ભજે કેટલીક માતાઓ એવી હોય છે ઘરનું બધું કામ પૂરું થઈ જાય કે પછી હાથમાં માળા લઈને બે અને જ્યાં હાથમાં માળા લીધી કે નિદ્રા દેવી દોડતી દોડતી અરે ઘરનું કામ પહેલું કે ભગવાન પહેલા ઘર કોને આપ્યું છે ઘરનું કામ પછી મારા ભગવાન પહેલા સવારે ચાર વાગે ઉઠીને શાંતિથી ભક્તિ કરો કળિયુગનો માનવ મંદ ભાગી છે આભાગીઓ છે જેને સાચા સંતોનો સત્સંગ મળ્યો છે એ ભાગશાળી બહુ પૈસા કમાવે નહીં લોકો એને ભલે ભાગશાળી માનતા હશે પણ વ્યાસજી એને ભાગશાળી માનતા નથી જેને સાચા સંતોનો સત્સંગ મળ્યો કલયુગમાં સાચા સંતોનો સત્સંગ મળતો નથી કલયુગનો માનવ અભાગ્યો છે એની બુદ્ધિ મંદ છે એને મંદ બુદ્ધિ વાળો કહ્યો છે એનું એક કારણ છે કલયુગના લોકો વ્યવહારનું કામ બહુ સાવધાન થઈને એકાગ્ર ચિત્તથી કરે પણ ભગવાનની ભક્તિમાં એ સાવધાન રહેતા નથી વ્યગ્ર ચિત્તે સેવા પૂજા કરે કેટલાક લોકો ઠાકોરજીની સેવા પૂજા તો કરે છે પણ એમનું મન તો રસોડામાં જ રાખે મન રસોડામાંથી કંઈ બહાર નીકળતું નથી અને તન ભગવાનની સેવામાં કલયુગનો માનવ અભાગ્ય વ્યવહારનું કામ કરે છે ત્યારે બહુ સાવધ રહે છે લોકો નાણાં ગણવા બેસે છે ને ત્યારે એકાગ્ર ચિત્તથી ગણે જરાય ભૂલ થાય નહીં નાણાં ગણતા હોય અને કોઈ બોલે ને તે જરાય સંભળાતું નથી પણ મારા કરવા બેઠા હોય અને કોઈ બોલે તો સંભળાય ભક્તિમાં માનવ ગાફલ રહે છે વ્યવહારનું કામ કરે છે ત્યારે સાવધાન રહે છે આ માતાઓ રસોઈ કરે છે દાળમાં મીઠું નાખે છે ત્યારે એકાગ્ર ચિત્તથી નાખે મીઠું જરા પણ ઓછું ન પડે અને જરાય વધારે ન પડે વધારે પડે તો દાળ બગડી જશે ને ઓછું પડે તો મજા આવશે નહીં દાળમાં મીઠું નાખે છે ત્યારે મનની જેવી એકાગ્રતા હોય છે એવી એકાગ્રતા ભાળા કરવા બેસે ત્યારે થાય ને તો તો બેડો પાર છે વ્યવહારનું કામ માનવ એકાગ્ર ચિત્તથી કરે છે અને ભક્તિમાં માનવ ગાફલ રહે છે અને તેથી વ્યાસજીએ લખ્યું છે કે કલયુગના લોકો મંદ બુદ્ધિવાળા છે મંદા સુમંદ મતયા મંદ ભાગ્યાયુપદ્રુતા કલયુગનો માનવ અભાગ્યો છે કલિયુગમાં જીવન બહુ થોડું છે લખ્યું છે કે કલિયુગમાં સો વર્ષનું આયુષ છે બધા સો વર્ષ હવે ક્યાં જીવે પાપ વધ્યું છે વિકાર વાસના બહુ વધે છે તેથી આ આયુષનું પ્રમાણ હવે ઓછું થવા લાગ્યું કલયુગમાં આયુષ થોડું છે અને તે થોડા આયુષમાં વિઘ્નો ઘણા આવે છે અને તેથી સરળ સાધન બતાવો કે લોકો કરી શકે સાધન સરળ ન હોય તો કોઈ કરશે નહીં શ્રેયનું સ્વરૂપ સમજાવો શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો ભગવાન શ્રી કૃષ્ણની કથા અનેક વાર સાંભળી છે હજુ તૃપ્તિ થતી નથી કૃષ્ણ કથા સંભળાવ જ્યારે કથા સાંભળો ને ત્યારે કથામાં નવો જ આનંદ આવે તમે પ્રેમથી શ્રી કૃષ્ણના જ્યારે દર્શન કરો દર્શનમાં નવો જ આનંદ આવે અરે ભગવાનના દર્શનમાં નવો આનંદ આવે તે શું આશ્ચર્ય છે તમે બહુ પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ પ્રેમથી બોલો જ્યારે બોલશો નવો આનંદ આવે ભગવાનનું નામ નિત્ય નવીન લાગે ભગવાનનું સ્વરૂપ પણ એવું છે હજાર વાર દર્શન કરો તૃપ્તિ થાય નહીં જે હૃદયથી ભાવપૂર્વક દર્શન કરે છે એને દર્શનમાં નવો આનંદ આવે સંસારના વિષયો બહુ સુંદર હશે એક વાર જોશો બે વાર પાંચ વાર દસ વાર જોશો પછી મન ત્યાંથી હટી જશે પછી જોવાની ઈચ્છા થશે નહીં પણ ભગવાનનું સ્વરૂપ એવું મંગલમય છે કે જ્યારે દર્શન કરો ત્યારે દર્શનમાં નવો આનંદ આવશે ફોટોમાં જે ભગવાનનું સ્વરૂપ બતાવે છે ને એ કોઈ માનવના બુદ્ધિની કલ્પના છે ફોટોમાં જે સૌંદર્ય બતાવે છે એના કરતા કરોડ ઘણું સૌંદર્ય ભગવાનમાં છે તમારા મનને વારંવાર સમજાવો શ્રી કૃષ્ણ અતિ સુંદર ચામડે કરતા પણ અતિ મનોહર સુંદર કૃષ્ણ કથા વક્તા પ્રેમથી કરે ને જ્યારે કથા કરે ત્યારે કથામાં નવો અંદાજ શ્રોતાઓ જયારે કથા સાંભળે ત્યારે કથામાં નવો જ અંદાજ છે અનેક કથા સાંભળી છે પણ કથામાં અમને તૃપ્તિ થતી નથી અમને કૃષ્ણ કથા સંભળાવો સંસારના વિષયો ન ભોગવે ત્યાં સુધી જ મીઠા લાગે છે વિષયો ભોગવ્યા પછી કાઢવા લાગે વિષયો ભોગવ્યા પછી તે વિષયમાંથી મન હટી જાય કોઈને શ્રીખંડ પૂરી બહુ ભાવતી હોય ને સરસ શ્રીખંડ પૂરી એને ખવડાવો બે કોળિયામાં એને બહુ મજા આવશે બહુ સરસ છે બહુ સરસ પણ બરાબર પેટ ભરાય અને પછી કોઈ શ્રીખંડ પીરસવા જાય તો પેટ બરાબર ભરાયા પછી તો શ્રીખંડને જોવાની ઈચ્છા થતી નથી તો તમારે અહીંથી લઈ જાઓ મને જોવાની ઈચ્છા નથી કદાચ કોઈ કહે કે તમને તો બહુ ભાવે છે ના સરસ છે તો ભાવે છે ખરું પણ હવે જોવાની ઈચ્છા થતી નથી મને લઈ જાઓ શ્રીખંડ ખાધા પછી શ્રીખંડને જોવાની ઈચ્છા થતી નથી કદાચ કોઈ બહુ આગ્રહ કરે તો કે શ્રીખંડ લઈ જાઓ મારે જોવું નથી ઘરમાંથી કદાચ કહે કે તમને જોવાની ઈચ્છા નથી તો પછી ભિખારીઓને બોલાવીને આપી દો તેને આપશો નહીં રાત્રે રાત્રે રાત્રે પછી એને હું જોવાનું રાત્રે જોવા જવાની ઈચ્છા છે રાત્રે ખાવાની ઈચ્છા છે વિષયો ભોગવ્યા પછી કડવા લાગે છે ન ભોગવે ત્યાં સુધી જ મીઠા છે વયંતુ નવિતૃત્યા ઉત્ત उत्तमश्लोकविक्रमे यच्छृण्वताम् रसज्ञानाम् स्वादु स्वादुपदे पदे पदे पदे શબ્દે શબ્દે કૃષ્ણની અતિ મધુર છે શ્રી કૃષ્ણનું નામ અતિ મધુર છે અનેક વાર આ કથા સાંભળી છે પણ હજુ તૃપ્તિ થતી નથી આપણને વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સંભળાવે પેલા અધ્યાયમાં સૂચજીએ અનેક પ્રશ્નો કર્યા છે કલયુગમાં જયારે અધર્મ બહુ વધી જાય છે ત્યારે ધર્મ ક્યારે છે ધર્મનું રક્ષણ કરવા માટે પરમાત્મા શ્રી કૃષ્ણ જગતમાં આવ્યા છે પણ શ્રી કૃષ્ણ સ્વધામમાં પધારે છે ત્યારે કલયુગમાં અધર્મ બહુ વધી જશે ત્યારે ધર્મનું શું થશે ધર્મ ક્યાં રહેશે ધર્મ કમ શરણંગત પેલા અધ્યાયમાં એવા અનેક પ્રશ્નો કર્યા છે શું કરી હવે કથાનો આરંભ કરે છે ત્યારે નારાયણમ નમસ્કૃત્ય नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो જયમુદીરયેત આ જગ્યાના માલિક દેવ બદ્રિક આશ્રમમાં વિરાજેલા નરનારાયણ સ્વામી છે એ ભરતખંડના માલિક દેવ છે આજે પણ બદ્રિકાશ્રમમાં પ્રત્યક્ષ વિરાજેલા છે વ્યાસ મહર્ષિએ રામાયણમાં વર્ણન કર્યું છે રામચંદ્રજી અને એક રાક્ષસોનો વિનાશ પ્રભુએ કર્યો રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ અને પછી તે શ્રી સીતારામજી સ્વધામમાં પધાર્યા તમે શ્રી અયોધ્યાજીમાં ગયા હશો અયોધ્યાજીમાં સરયુ ગંગાનો પ્રવાહ બહુ વિશાળ છે અનેક ઘાટ છે એ ઘાટનું નામ છે ગુપ્તાર ઘાટ અયોધ્યાના સાધુ સંતો એવું વર્ણન કરે છે શ્રી સીતારામજીના છેલ્લા દર્શન અહીંયા થયા પછી પ્રભુ સ્વધામમાં પધાર્યા ગુપ્ત થયા છે તેથી એ ઘાટનું નામ ગુપ્તાર ઘાટ છે શ્રી રામ સ્વધામમાં પધાર્યા શ્રી કૃષ્ણ ભગવાન ગોલોકધામમાં પધાર્યા એક એક અવતારની વ્યાસજીએ સમાપ્તિ બતાવી છે પણ પંચમ સ્કંદના વ્યાસજીએ લખ્યું છે નરનારાયણ અવતારની સમાપ્તિ નથી નરનારાયણ આજ પણ વિરાજેલા હિમાલયમાં કલાપ નામનું ગ્રામ છે અને ત્યાં પ્રત્યક્ષ નરનારાયણ સ્વામી વિરાજેલા છે પચીસો વર્ષ પહેલા ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી એમના ત્યાં દર્શન કરવા માટે ગયા હિમાલયના કલાપ ગ્રામમાં છે મહાયોગી હોય એ જે ઠંડી સહન કરી શકે ભોગી ત્યાં કોઈ જઈ શકે નહીં દેવોને પણ ઠંડી સહન થાય નહીં અને તે હિમાલયમાં નરનારાયણ સ્વામી વિરાજેલા છે શ્રી શંકર સ્વામીના દર્શન કરવા માટે ગયા હતા શ્રી શંકરાચાર્ય મહારાજે કહ્યું કે કલયુગના લોકોને તમારા દર્શન કેવી રીતે અહીંયા કોઈ આવી શકે જ નહીં આ ઠંડી કોણ સહન કરી શકે આપ કૃપા કરો ત્યારે નારાયણ પ્રભુએ આજ્ઞા કરી કે તમે નારદ કુંડમાં સ્નાન કરો ત્યારે મારું સ્વરૂપ તમારા હાથમાં આવશે અને એ સ્વરૂપની તમે સ્થાપના કરો તમે સ્થાપન કરેલા સ્વરૂપના જે દર્શન કરશે એને મારા દર્શનનું ફળ મળશે લોકો જે બદ્રીનારાયણમાં જાય છે તો શ્રી શંકરાચાર્ય મહારાજે સ્થાપન કરેલા છે નારદ કુંડમાં એ સ્વરૂપ એમને મળ્યું છે અલકનંદા જયારે બહુ ઉછળે છે ત્યારે નારદ કુંડમાં આવીને પડે નારદ કુંડમાં સ્નાન કરતા નારાયણનું સ્વરૂપ હાથમાં આવ્યું અને તે સ્વરૂપની સ્થાપના કરી અને જયારે સ્થાપના કરી ત્યારે તામ્રપટમાં લખ્યું છે બદ્રીનારાયણની પૂજા કરવા માટે અમારા ગામનો અને અમારા જાતનો જ બ્રાહ્મણ આવે અન્ય કોઈ નારાયણની પૂજા કરી શકે નહીં બદ્રીનારાયણ ભગવાન ઉત્તર દિશામાં વિરાજેલા છે પણ એમની પૂજા કરવા માટે શ્રી શંકરાચાર્ય મહારાજના જન્મભૂમિમાંથી એમના જાતનો જ બ્રાહ્મણ આવે અન્ય કોઈને પૂજા કરવાનો અધિકાર આપ્યો નથી જેને ત્રણ વેદોનું બરાબર જ્ઞાન છે જે દિવસમાં ત્રણ વાર બરાબર સંધ્યા કરતો હો આ બધું લખ્યું છે એ એને જ આ નારાયણની પૂજા કરવાનો અધિકાર અમારા ગામનો અમારા જાતનો બ્રાહ્મણ આવે જે તામ્રપટમાં લખ્યું છે ને એ આજ્ઞાનું આજ સુધી પાલન કર્યું બધી નારાયણની પૂજા કરવા માટે કેરળ દેશમાંથી બ્રાહ્મણ આવે છે નારાયણનું સ્વરૂપ અતિ દિવ્ય એ ભરતખંડના માલિક દેવ છે ડાવા સાથળમાં જમણો પદ અને જમણા સાથળમાં ડાબો પદ મધનારાયણમાં લોકો તો ગરમ કુંડમાં સ્નાન કરે પણ ઠાકોરજીના માટે તો ગંગાજીનું ઠંડુ જળ આવે છે ગંગાજળથી અભિષેક થાય છે અને તે અભિષેક થયા પછી ભગવાનને પહેલું ચંદન અર્પણ કરે છે ચરણથી ગળા સુધી સર્વાંગમાં અતિશય ચંદન અર્પણ કરે તેના મુખ્યાધીને કહ્યું કે અહીંયા બહુ ઠંડી પડે છે આટલું ચંદન કેમ અર્પણ કરે તો ગજનારાયણ ભગવાન તપસ્વી અને તે તપ કરવાથી શ્રીઅંગમાં ગરમી બહુ વધી જાય તેથી અતિ ઠંડીમાં પણ આ ચંદન અર્પણ કરવું પડે હિમાલયમાં ભગવાન શંકરને ગરમી લાગે તેથી શિવજી માથે ગંગાજીને ધારણ કરે બદ્રીનારાયણ ભગવાનને પણ બહુ ગરમી લાગે આખો દિવસ તપસ કરે પ્રભુએ જગતને બોધ આપ્યો છે કે હું પરમાત્મા છું પણ તપ કરું છું તપ ન કરે એનું પતન થાય છે બદ્રીનારાયણમાં એક વિશેષતા એ છે માતાજી બહાર વિરાજેલા લક્ષ્મીનારાયણ તો સાથે જ વિરાજે પ્રભુએ માતાજીને કહ્યું છે કે તમે સાથે બેસશો નહીં બહાર એકલા નારાયણ અંદર છે માતા મહાલક્ષ્મીજી બહાર વિરાજેલા તપશ્ચર્યામાં સ્ત્રીનો સંગ પુરુષનો સંગ દ્રવ્યનો સંગ બાળકનો સંગ બહુ વિઘ્ન કરનાર છે પ્રભુએ જગતને બોધ આપ્યો છે લક્ષ્મીજીએ કોઈ સ્ત્રી નથી નારાયણે કોઈ પુરુષ નથી લક્ષ્મીનારાયણ તો એક જ છે એ તો જગતને આદર્શ બતાવવા માટે લીલા કરી છે જેને આખો દિવસ ભક્તિ કરવી હોય એ સ્ત્રીથી પુરુષથી દૂર રહે સ્ત્રીનો સંગ પુરુષનો સંગ દ્રવ્યનો સંગ અને બાળકનો સંગ એ ભક્તિમાં તપશ્ચર્યામાં વિઘ્ન કરનાર છે એકલા નારાયણ અંદર વિરાજેલા છે માતાજી બહાર વિરાજેલા છે નારાયણનું સ્વરૂપ અતિ દિવ્ય છે પદ્માસનથી વિરાજેલા છે ભગવાન જયારે બોલાવે કૃપા કરે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરજો આજે અહીંયા બેઠા બેઠા મનથી દર્શન કર મનથી કોઈ પાપ કરે એની સજા થાય મનથી નારાયણના દર્શન કરે મનથી ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે મનથી ભોગ ધરે એને પણ ફળ મળે જ્યારે ભગવાન બુલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો આજે અહીંયા બેઠા બેઠા મનથી દર્શન કરો ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરો નર નારાયણ ભગવાન કી નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ સરસ્વતી માતાને વંદન કરે છે સરસ્વતી જ્ઞાન શક્તિ જ્ઞાન શક્તિ સરસ માતા સરસ્વતી માતાને વંદન કરો કથામાં હું જે સાંભળ્યું ને તે ભૂલાય મને યાદ રહે માનવ જ્ઞાનને ભૂલી જાય જ્ઞાન શક્તિ સરસ્વતી છે સરસ્વતી માતાને વંદન કરે છે દેવીમ સરસ્વતી વ્યાસમ વ્યાસ મહર્ષિને વંદન કરે વ્યાસ નારાયણના અનંત ઉપકાર છે ઝાડના તળે બેસીને આ ગ્રંથો લખ્યા આપણા માટે વ્યાસજીએ અતિશય દુઃખ સહન કર્યું વ્યાસજીએ ભાગવતની રચના કરી ન હોત તો ભગવાનને કોણ ઓળખવાના હતા વ્યાસનારાયણના અનંત ઉપકાર છે વ્યાસજીના ચરણમાં વંદન કરે છે પછી શું કથાનો આરંભ કરે અનેક વર્ષો સુધી મેં સંતોની સેવા કરી સત્સંગ કર્યો છે મને સત્સંગમાં જે કંઈ મળ્યું છે અને તે જરાય સંકોચ રાખ્યા વિના હું તમને અર્પણ કરીશ અનેક સાધુ સંતોની સેવા અને સત્સંગ કરતા મને એવી ખાતરી થઈ છે આ જીવ ઈશ્વરનો અંશ અને આ જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો આ જીવ ઈશ્વરથી અલગ થયો તેથી બહુ દુઃખી થયો એક દિવસ એવો હતો કે આપણે બધા ભગવાનના ચરણમાં હતા અતિ આનંદમાં હતા આપણા જીવાત્માની કઈ ભૂલ થઈ આ જીવ ઈશ્વરથી અલગ થઈ કેટલાક લોકો પૂછે છે કે મહારાજ આ જીવ ઈશ્વરથી અલગ કેમ થયો કેવી રીતે થયો અને ક્યારથી થયો તે બતાવો કેટલાક પ્રશ્નો એવા હોય છે ભગવાનની સેવા સ્મરણ કરતા તન્મયતા થાય ત્યારે ભગવાન જ સમજાવે કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી આ પ્રશ્ન થોડો એવો છે આ જીવ ઈશ્વરથી કેમ વિખૂટો પડ્યો અને આ જીવ ઈશ્વરથી ક્યારે વિખૂટો પડ્યો ક્યારથી એ અલગ થયો ભગવાન સમજાવશે કંઈક ભૂલ થઈ છે તેથી આ જીવ ઈશ્વરથી અલગ થયો હવે કેમ અલગ થયો અને કેવી રીતે અલગ થયો એ વિચાર કરવાથી સોલા રોગ થયા પછી રોગ કેમ થયો કેવી રીતે થયો એ વિચાર કરવાનો નહીં રોગ થયા પછી શેરી સાથે દવા લેવાય રોગ કેમ થયો કેવી રીતે થયો વિચારમાં સમય ગુમાવે તો પછી રોગ વધી જશે રોગ કેમ થયો એ વિચાર કરવાથી બહુ લાભ પણ નથી એક ભાઈ કપડાની બહુ કાળજી રાખતા તમારા કપડા જરાય બગડે એક દિવસ ઘરમાં એને ખબર પડી આવ્યા પછી કે ધોતિયાને ધાગો પડ્યો એ વિચાર કરવા લાગ્યા ધાગો ક્યાં લાગ્યો કેવી રીતે લાગ્યો કેમ લાગ્યો હવે ડાઘો ક્યાં લાગ્યો ને કેમ લાગ્યો એ વિચાર કરવાથી ડાઘો થશે બહુ લાયા હતા ને તો એક એકના ઘેર પૂછવા ગયા હું તમારે ત્યાં મળવા આવેલો ત્યારે તમારા ઘરમાં ડાઘો લાગ્યો એક સર્જને કહ્યું મારા ઘેર લાગ્યો હોય કે બીજા કોઈ ઠેકાને લાગ્યો હોય ડાઘો દેખાય છે ને આ બધી પંચાયતો છોડો સાબુ લગાડો ધોઈ નાખો એટલે સ્વચ્છ થશે ડાઘો ક્યાં લાગ્યો ને કેમ લાગ્યો એ વિચાર કરવાથી શું લાભ આ જીવ ઈશ્વરથી કેમ વિખૂટો પડ્યો એ વિચાર ન કરો કઈ ભૂલ થઈ છે અને તેથી આ જીવ ઈશ્વરથી અલગ થયો આ જીવ જે પરમાત્માનો અંશ છે એ અંશી પરમાત્માને મળે પરમાત્મા સાથે એક રૂપ થાય ત્યારે જ દુઃખનો અંત આવે ત્યારે જીવન સફળ થાય છે આ જીવ જગતનો અંશ નથી જીવ કોઈ જીવનો અંશ નથી જીવ ઈશ્વરનો અંશ છે એ પરમાત્માને મળે હું ભગવાનનો અંશ છું હું ભગવાનનો છું વારંવાર એનું ચિંતન કર વાસુદેવે ભગવતી भक्तियोगाप्रयोगितः जनयत्याशु वैराग्यम् ज्ञानम् યદ્બ્રહ્મદર્શનમ તમને જ્યારે પણ થોડી ફુરસદ મળે ને ત્યારે શાંતિથી એવો વિચાર કરો હું ભગવાનનો અંશ છું હું ભગવાનનો છું ભગવાન મારા છે હું ભગવાનનો છું એ ભાવ જ્યારે દૃઢ થાય છે ત્યારે ભક્તિનો આરંભ થાય જેને ઉડાવે છે હું સ્ત્રીનો છું હું પુરુષનો છું એ ભક્તિ બરાબર કરી શકે તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા જન્મથી કોઈ પત્ની નથી અને જન્મથી કોઈ પતિ પણ નથી જન્મ થયો ત્યારથી તમે ભગવાન નથી મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે હું ભગવાનનો છું હું ભગવાનનો છું વારંવાર એવું ચિંતન કરું ઘરમાં જઈને આવું બોલતા નહીં કે આજથી તમે મારા નથી હું તમારો નથી આવું બોલશો તો ઘરમાં ઝઘડો ઉભો થશે બહારથી ઘરના લોકો સાથે પ્રેમ બતાવજો અંદરથી પ્રેમ પરમાત્મા સાથે હું ભગવાનનો અંશ છું ભગવાન મારા છે પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો પ્રેમથી પ્રભુની સેવા કરો પ્રભુના નામનો જપ કરતા ભગવત સ્મરણમાં તન્મય બનો તમને પરમાત્માના દર્શન થશે ખોયા સકલ જહામે પાયા પતા તેરા નહીં જપ પતા તેરા લગા તો અપ પતા મેરા નહીં જેને પરમાત્માનો અનુભવ થાય જેને ભગવાનના બરાબર દર્શન થયા છે એ એવું બોલી શકતો નથી કે હું ઈશ્વરને જાણું છું જે એવું બોલે છે કે મને ભગવાનના દર્શન થયા છે એને બરાબર હજુ દર્શન થયા નથી પરમાત્માના જેને દર્શન થયા છે બોલી શકે નહીં કે હું ઈશ્વરને જાણું છું જીસને પાયા ઉસને છુપાયા બાર લાખ બે લાખ રૂપિયાનો હીરો તમારા હાથમાં આવી જાય ને તો તમે એને છુપાવી રાખો કે બે લાખનો આ હીરો છે ભગવાન જેના હાથમાં આવે છે એ એવું બોલી શકે છે કે હું ઈશ્વરને જાણું એવું બોલી શકે નહીં કે હું ઈશ્વરને જાણતો નથી જેને પરમાત્માનો આનંદ મળ્યો એને બોલવાની ઈચ્છા થતી નથી જેને પરમાત્માનો અનુભવ થયો એ એક ક્ષણ પણ ભગવાનથી અલગ રહી શકતો નથી એક ભક્ત ભગવાનને કહે છે કે ઘણા વર્ષોથી હું તમને શોધતો હતો પણ તમારો પત્તો લાગે જ નહીં પણ જયારે તમારી કૃપા થઈ તમારો પત્તો લાગ્યો ને પછી હું રહ્યો નહીં પરમાત્માને જાણનારો એ ભગવાનથી અલગ રહી શકે નહીં વદંતિ તત્તત્વવિદસ્તત્વ યજ્ઞાનમ અદ્વયમ ब्रह्मेति परमात्मेति भगवान् इति शब्दते સંસારનું બધું જ્ઞાન દ્વૈત ભાવથી ભરેલું જે જાણે છે એને જ્ઞાતા કે છે જેને ઓળખે છે જ્ઞાતા એ જાણનારો એ જ્ઞાતા છે જેને જાણે છે ને જ્ઞેય કે જ્ઞાતા અને જ્ઞેય એવો ભેદભાવ સંસાર વ્યવહારના જ્ઞાનમાં છે અદ્વયમ જ્ઞાનમ પરમાત્મા સ્વરૂપનો જેને અનુભવ થયો એ હું બોલી શકતો નથી કે ઈશ્વરને હું જાણું છું પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે પરમાત્મા જ્ઞાનનો વિષય નથી સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્માનું સ્વરૂપ છે એને જ લોકો બ્રહ્મ કે છે એને જ પરમાત્મા કે છે એને જ કોઈ શ્રીકૃષ્ણ કે છે એને જ કોઈ ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ પરમાત્મા આ બધા એક જ તત્વના અનેક નામ છે वदन्ति तत्तत्त्वविदस्तत्त्वम् यज्ञानम् अद्वयम् ब्रह्मेति परमात्मेति भगवान् इति शब्द्यते પરમાત્માની મંગલમય લીલા કથા સાંભળે ને તો પ્રભુમાં પ્રેમ જાગે પરમાત્મા સાથે પ્રેમ કરે છે ત્યારે જ ભગવાન માયાનો પડદો દૂર કરીને જીવને દર્શન આપે ભગવાનની મંગલમય લીલા કથા અને તે વારંવાર સાંભળે પરમાત્માના એમ તો અનંત અવતારો છે પ્રધાન ચોવીસ અવતાર માન્યા છે પરમાત્મા શબ્દમાંથી ચોવીસ અવતારો નીકળે છે તો જે અક્ષર છે ને એ અક્ષર પાંચના જેવું દેખાય તો પછી ર અક્ષર છે એ ર અક્ષર બે જેવું દેખાય પાંચમાં બે મેળવશો તો સાત થશે પર મા મા જે અક્ષર છે ને એ સાડા ચાર જેવું દેખાય સાતમાં સાડા ચાર મેળવો ને તો સાડા અગિયાર થશે પરમાત્મા અર્ધો જે ત છે એ આઠ જેવો દેખાય સાડા અગિયારમાં આઠ મેળવવું તો સાડા ઓગણીસ થશે છેલ્લો પણ મા છે એમાં સાડા ચાર જેવો સાડા ઓગણીસમાં સાડા ચાર મેળવો તો બરાબર ચોવીસની સંખ્યા થાય પ્રભુના પ્રધાન ચોવીસ અવતારો છે અને તે અવતારોની કથા ભાગવત શાસ્ત્રમાં વર્ણન કરી છે જે કથા શ્રવણ કરવાથી પરીક્ષિત રાજા પ્રભુના ધામમાં ગયા આ કથા સાંભળવાથી પાપ બળે આ કથામાં એવી શક્તિ છે બહુ પ્રેમથી કથા સાંભળે તો પ્રભુમાં પ્રેમ જાગે ભગવાનની કથા બહુ પ્રેમથી સાંભળે ભગવાન ધીરે ધીરે એના મનને ખેંચી લે છે પરીક્ષિત રાજાને સદગતિ મળી તે મેં નજરે જોયું ગંગા કિનારે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જયારે કથા સંભળાવી ત્યારે